મેળવો નાણસ્ય મેળવો ચારિત્રસ્ય મેળવો તવસ્ય એ જે છે એટલે તમારા એટલે આપણે વિતરાગ ને જ એવી વિનંતી કરીશું કે ભાઈ મળેલું છે લાભ છે પ્રતિથી રહી છે પ્રતિથી ડગે નહીં ચારે પણ તો કોઈ માણસ કે અશોક કલાક મોકલે કરે છે તે આપણે સમજી જવાનું કે એમ કેવું ભાઈ તો હું પણ આવી ના જવું છે ત્યાં કરાયા છે એને ભૌતિક ફળ આપણા બધા મહારાજ રાજા કરે છે બધા no se puede hacer પુરુષાર્થ એમ દુનિયામાં સુખ છે આ ભાવ ને ખેંચા પડે ના હોય એવું આવતા સાધન ના કરવું હા પણ લોકો ત્યાં સુધી આપણે રાઈ ડિઝાઇન ગઈ છે નિરાયણ દરવાજા